પૂજા રાખે નિર્વિશેષ જે બ્રહ્મ છે તેની પૂજા થતી નથી તેનું જ્ઞાની પુરુષો ધ્યાન કરે છે બ્રહ્મ જયારે શક્તિ વિશિષ્ટ બને ત્યારે જ પરમાત્માની પૂજા થાય છે માની પૂજા કરવાની બહુ જરૂર છે માને બહુ જલ્દી ગયા શરીરમાં જે આકાશ તત્વ છે એના માલિક વિષ્ણુ છે નારાયણ આકાશ જેવા શ્યામ છે નારાયણ ભોગ આપે છે અને મોક્ષ આપે છે જે સુખની બહુ જરૂર હોય એટલું સુખ ભગવાન વગર માગે આપે છે ભગવાન એવા ઉદાર છે નાસ્તિક ને પણ સુખ આપે છે જગતમાં કેટલાક જીવ એવા છે કે અભિમાનમાં બોલે છે કે હું ઈશ્વર ઈશ્વરને માનતો નથી ભગવાન કે છે હું તને માનું છું ભગવાન પ્રકાશ આપે છે પવન આપે છે ભગવાન તો નાસ્તિક પણ સુખ આપે છે તમને પણ સુખ આપશે જે સુખની બહુ જરૂર છે એટલું સુખ ભગવાન બધાને આપે છે ભોગ અને મોક્ષ નારાયણ આપે છે આરંભમાં ભગવાન લૌકિક સુખ આપે છે સુખમાં જે અતિશય ભક્તિ કરે છે ભગવાન એના મનને ખેંચી લે છે અને સંસારનું સુખ ભોગવીને કોને શાંતિ મળે છે ભગવાન જેના મનનું આકર્ષણ કરે છે તેને મુક્તિ મળે છે ભોગ અને મોક્ષ નારાયણ આપે છે આકાશ તત્વના માલિક દેવ મહાવિષ્ણુ નારાયણ શરીરમાં જે જળ તત્વ છે એ જળ તત્વના માલિક શિવજી મહારાજ જ્ઞાન અને વૈરાગ શિવજીના માથે ગંગાજી છે જ્ઞાન ગંગા જેના માથે છે તે જ્યાં જાય ત્યાં શાંતિ છે શિવ પૂજન કરે તેના માથે જ્ઞાન ગંગા શિવજી વૈરાગ આપે છે શિવજી મહારાજ શ્રીરંગમાં ભસ્મ ધારણ કરે છે જગતને સમજાવે છે આ શરીર ભસ્મ છે જે શરીરને સુખ આપવા માટે માનવ પાપ કરે છે શરીરનું સુખ એ મારું સુખ છે એવું સમજે છે આ શરીર તો ભસ્મ છે ભસ્માંતમ શરીર શિવ જગત ને વૈરાગ નો આદર્શ બતાવે છે સ્મશાનમાં વિરાજી સ્મશાન વૈરાગ ભૂમિ છે સ્મશાનમાં જ્ઞાન વૈરાગ જાગે છે તમારે જ્ઞાની થવું હોય તો સ્મશાનમાં રહેવાની જરૂર નથી દિવસનો બે ત્રણ વાર સ્મશાનને યાદ કરો કે આ શરીર સ્મશાનમાં જવાનું છે સ્મશાનને ભૂલશો નહીં માનવ શરીરને સુખ આપવા માટે પાપ કરે છે શરીર નું સુખ જ મારું સુખ છે એવું સમજે છે આ શરીર તો ભસ્મ છે રાજાનું શરીર હોય કે રંગનું શરીર હોય એ માટી છે ભસ્મ જગતને શિવ વૈરાગ્ય આપે છે જ્ઞાન આપે છે જ્ઞાન વૈરાગ્યથી શાંતિ મળે છે માનવ માનવમાં વૈરાગ નથી અને તેથી દુઃખ વધ્યું છે સાધારણ કોઈ દુઃખનો પ્રસંગ આવે ને તો લોકો અહીં છે કેટલાક લોકો તો એવા પણ હોય છે કથામાં એમને સારી જગ્યા ન મળે તો પાંચ દસ મિનિટ અહીં છે આજે મારી જગ્યામાં બે ગયો વૈરાગ નથી તેથી ચીજ હૃદય પડે છે તમારા હૃદયમાં નારાયણ જ્ઞાન વૈરાગ શિવ આપે શિવ પૂજન કરો જ્ઞાન વૈરાગ થી શાંતિ માનવમાં વૈરાગ નથી અને તેથી જ દુઃખી થાય છે કેટલાક લોકો એવા હોય છે તો એવું દુર્બળ બને છે કલાક બે કલાક લાઈટ જાય તો એમને બહુ દુઃખ થાય લાઈટ ગઈ લાઈટ ગઈ અરે લાઈટ ગઈ તો ગઈ પણ તું તો ગયો નહીં ને શાંતિથી રામ રામ લાઈટ ને જવા દે વૈરાગ નથી અને તેથી જીવ દુઃખી થાય જ્ઞાન વૈરાગ તો શિવ આપે છે સમજણમાં બહુ સુખ છે અજ્ઞાનમાં અતિશય દુઃખ છે શિવ ત્યાં નશ્વર છે શિવ પૂજન કરે એના બુદ્ધિમાં જ્ઞાન ગંગા પ્રગટ થાય શિવ વૈરાગ આપે છે સનાતન ધર્મમાં પંચદેવોની પૂજા છે પંચ તત્વથી આ શરીર બન્યું છે શરીર અને આત્મા બે ભિન્ન છે ભિન્ન હોવા છતાં એકરૂપ થયા છે જળ શરીરથી ચેતન આત્માને અલગ કરવું છે આ શરીરમાં જે પંચતત્વ છે તે પંચતત્વના પાંચ માલિક દેવોની પૂજા કરવી પડશે પંચદેવોની પૂજા કરવાથી જળ ચેતનની કાંઠ ધીરે ધીરે છૂટે છે શરીર જળ છે આત્મા ચેતન છે વેદાંત એમ કે છે આ જળ ચેતનની કાંઠ સત્ય નથી ખોટી છે ખોટી હોય કે ખરી હોય આ કાંઠ બહુ દુઃખ આપે છે જળ શરીરથી ચેતન આત્માને અલગ કરવો છે આ શરીર પંચતત્વ થી બનેલું છે પંચતત્વ ના પાંચ માલિક દેવ છે પંચદેવો ની રોજ પૂજા દેવ પૂજા કરવાની બહુ જરૂર છે એ જ મોટું પાપ છે કે માનવને દેવ પૂજા કરવાનો આળસ આવે છે કંટાળો આવે છે કેટલાક લોકો નો પાઠ કરે છે પ્રાર્થના બોલે છે ઘરમાં પૂજા કરતા નથી ઘરમાં પ્રેમથી પૂજા પૂજા કર્યા પછી ભગવાન પ્રાર્થના સાંભળે છે જે પૂજા કરે એનો પાઠ સફળ થાય સનાતન ધર્મમાં પંચદેવોની પૂજા છે પ્રત્યેક માનવનો ધર્મ છે પંચદેવોની પૂજા કરે દેવોની પૂજા કર્યા વિના પાણી પણ પીવું થોડો એવો આગ્રહ રાખવો ભજન વિનાનું ભોજન એ પાપ છે દેવ પૂજા કર્યા વિના જે ખાય છે તે અન્ન ખાતો નથી પાપ ખાય મોહમ અન્નમ વિંદતે અપ્રચેતા સત્યમ રવિ વિવધૈ સદસ્ય નાર્યમણમ પુષ્યતિ દેવ પૂજા કર્યા વિના જે ખાય છે તે પાપ ખાય પંચદેવોની પ્રેમથી રોજ પૂજા કરો તમારું કલ્યાણ થશે દક્ષ પ્રજાપતિ શિવ તત્વને જાણે નહીં શિવજીના માટે કુભાવ રાખીને યજ્ઞ કર્યો એના યજ્ઞમાં ભગવાન નારાયણ વધાર્યા નથી મારા નું અપમાન કરે છે નારાયણ ના હૃદયમાં શિવ છે અને શિવજીના હૃદયમાં નારાયણ છે હરિહર બંને એક છે દક્ષનો યજ્ઞ સફળ થયો દક્ષનો યજ્ઞ દક્ષને મારનારો થયો પછી તો દક્ષ પ્રજાપતિએ શિવજીની પૂજા કરી છે હરદ્વાર પાસે કંખલ તીર્થ છે અને તે કંખલ તીર્થમાં ગંગા કિનારે દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે દક્ષ પ્રજાપતિએ ત્યાં શિવ પૂજન કર્યું છે શિવજીની પૂજા કર્યા પછી ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા બધાને પ્રભુએ ઉપદેશ કર્યો છે શિવ મારો આત્મા છે હરિહર બંને એક જ છે સનાતન ધર્મના બે અંગ છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ પ્રવૃત્તિ ધર્મ ભગવાન નારાયણ સમજાવે છે અને નિવૃત્તિ ધર્મ શિવ સમજાવે છે જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બેની જરૂર છે આખો દિવસ પ્રવૃત્તિ કરે ને એ સારું નથી કેટલા લોકો આખો દિવસ પૈસાના જ પાછળ પડે થોડી ફુરસત મળે તો પૈસાનો જ વિચાર કરે છે હવે ભાવ વધશે ભાવ ઘટશે અને શાંતિથી ભગવાનના નામનો જપ કરો આખો દિવસ પૈસાનો વિચાર ન કરો પૈસાનું ચિંતન કરવાથી મન બગડે છે અને કામ સુખ નું સ્મરણ કરવાથી મન બગડે છે અર્થ અને કામ મનને બગાડનાર છે પૈસા માટે પ્રવૃત્તિ કરો ચોવીસ કલાક નો દિવસ હોય છે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે ચોવીસ કલાકમાં છ કલાક સાત કલાક પૈસા માટે પ્રવૃત્તિ કરો તમારા ભાગ્યમાં જે પૈસો લખ્યો છે એ જ મળવાનો છે આખો દિવસ કોઈ પૈસાના પાછળ પડે તેથી પૈસો પણ વધારે મળશે ભાગ્યમાં લખેલો પૈસો મળે ચોવીસ કલાક નો દિવસ છે ચોવીસ કલાકમાં સાત કલાક પૈસા માટે પ્રવૃત્તિ કરો પછી પૈસાને ભૂલી જાઓ છ સાત કલાક નિદ્રામાં જાય કોઈ વાંધો નિદ્રાની જરૂર છે નિદ્રામાં થાક ઉતરે છે નિદ્રામાં નવી શક્તિ આવે છે છ કલાક નિદ્રામાં સાત આઠ કલાક પ્રવૃત્તિ પૈસા માટે કરો પાંચ કલાક શરીરને હાચવવી તમારી ફરજ બજાવો કુટુંબનું ભરણ પોષણ પ્રારંભ પ્રારબ્ધ અનુસાર જે વ્યવહાર પ્રાપ્ત થયો છે એ પ્રભુની આજ્ઞા સમજીને કરો વ્યવહાર એકદમ છોડવો કેટલાક એકનો વ્યવહાર છોડે છે બીજા સાથે વ્યવહાર કરે છે પ્રારબ્ધ અનુસાર જે વ્યવહાર પ્રાપ્ત થયો છે ચાર પાંચ કલાક પ્રભુની આજ્ઞા સમજીને વિવેકથી કરો વધારે નહીં તો ચોવીસ કલાકમાં ચાર પાંચ કલાકનો સમય ભગવાનના માટે પરમાત્મા તમારી સંપત્તિ માંગતા નથી ભગવાન તમારી પાસે સમય માંગે કેટલાક લોકો મંદિરમાં જઈને ભગવાન ને પાંચસો રૂપિયા આપીને સમજાવી દે છે પૈસા આપે છે પૈસાથી તમે કોઈ ગરીબ ને રાજી કરી શકશો પૈસાથી ને કોઈ રાજી કરી શક્યો નથી પરમાત્મા તમારો પૈસો માંગતા પણ અને પૈસાથી પરમાત્મા મળતા હોય તો આ શ્રીમાન લોકો તો ભગવાનને પણ ખરીદ લે એવા છે લાખ બે લાખ રૂપિયા ભગવાનને આપી દે ભગવાનને મારા ઘરમાં બે રહેવા બે લાખ રૂપિયા પૈસાથી કોઈને પરમાત્મા મળ્યા નથી ભક્તિમાં પૈસો ગૌણ છે પ્રાચીન કાળમાં જેટલા સાધુ સંતો થયા છે ઘણા ભાગે બધા જ સંતો ગરીબ હતા શ્રીમાન સંતો બહુ જ ઓછા છે ભક્તિમાં ધન ગૌણ છે પૈસાથી કોઈ પરમાત્માને પ્રસન્ન કરી શક્યો નથી પરમાત્મા તમારી પાસે સમય માંગે ચોવીસ કલાકમાં વધારે નહીં કલાકનો સમય ભગવાનના માટે એક કલાક પ્રેમથી પૂજા કરે પૂજા કરવાની બહુ જરૂર છે જે પ્રેમથી પૂજા કરે છે એના ઉપર ભગવાનની નજર પડે પ્રેમથી એક કલાક પૂજા કરો એક કલાક કોઈ પવિત્ર ગ્રંથ નું વાંચન કરો થોડું વાંચો અને એનો વિચાર વધારે સમય કરો શું વાંચો કેટલાક લોકો આખો દિવસ પુસ્તકો જ બહુ વાંચે છે એ સારું નથી થોડુંક વાંચો અને પુસ્તક બંધ કરો મેં શું વાંચ્યું મારા માટે શું મળ્યું એક કલાક પૂજા કરો એક કલાક કોઈ પવિત્ર ગ્રંથનું વાંચન કરો વધારે નહીં તો ત્રણ કલાક શાંતિથી બેસીને ભગવાનના નામનો જપ જપ કરવાથી જીવન સુધરે છે જપ કરવાથી જ પાપની આદત છૂટે છે જપ કરવાથી જ વાસનાનો વિનાશ થાય હાથમાં પૈસો હોય તો દાન આપવું એ કઈ બહુ કઠણ નથી આજકાલ તો શ્રીમાન લોકો સમજી ગયા છે બહુ ભેગું કરીએ તો સરકાર પણ કરવું પડે ભગવાનના માટે સમય રાખ ચાર પાંચ કલાક શાંતિથી બેસો ઉકરડામાં અત્તરની ભાષાઓથી જે પ્રવૃત્તિમાં ફસાયેલો રહે છે તેને ભજનાનંદ બ્રહ્માનંદ મળતો ચોવીસ કલાકમાં ચાર પાંચ કલાક બધી પ્રવૃત્તિ છોડી અત્યારે હું કોઈનો નથી હું મારા ભગવાન છું અત્યારે હું પતિ નથી પિતા નથી પત્ની નથી પુત્ર નથી જગતનો સંબંધ મનથી છોડીને શાંતિથી બેસો જે મનથી જગત નો સંબંધ છોડે છે એનો જ બ્રહ્મ સંબંધ થાય ચોવીસ કલાકમાં વધારે નહીં તો ચાર પાંચ કલાકનો સમય ભગવાનના માટે રાખો શિવ નિવૃત્તિ ધર્મ સમજાવે છે અને નારાયણ પ્રવૃત્તિ ધર્મ સમજાવે હરિહર બંને એક છે પ્રભુએ જગતને ઉપદેશ કર્યો છે શિવચરિત્રનો થોડો ભાવાર્થ વર્ણન વેદો પણ શંકર ભગવાનનું બરાબર વર્ણન કરી શકતા નથી જીવ શિવજીનું વર્ણન શું કરી શકે અતદ વ્યાવૃત્યાયમ ચકિતમ અભિધત્તે શ્રુતિરપી જ્યાં વેદ પણ મૌન રાખે છે શિવજીના અનંત ગુણ છે માનવ એમનું શું વર્ણન કરી શકે માનવની બુદ્ધિ બહુ અલ્પ છે જગતમાં જેટલા મહાન પુરુષો થયા છે તે બધા જ મહાપુરુષોએ ભગવાન શંકર બહુ ભક્તિ કરી છે શિવ કૃપાથી જ વાસનાનો વિનાશ થાય છે શિવજીએ કામને બાળીને ભસ્મ કર્યો છે કામ એ બહુ બળવાન છે કામ બધાને મારે છે કામ કોઈને છોડતો નથી શિવ કૃપાથી જીવ કામ ઉપર વિજય મેળવે છે ભગવાન શંકર જે જીવ ઉપર કૃપા કરે તેના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય શિવ ભોગ આપે છે શિવ મોક્ષ આપે છે શિવ સમાન ઉદાર કોઈ થયો નથી શિવજી મહારાજ નું વર્ણન કોણ કરે છે સંક્ષેપમાં શિવ ચરિત્ર નો થોડો ભાવાર્થ ધર્મ પ્રકરણ પૂરું કર્યું હવે અર્થ પ્રકરણ નો આરંભ

રક્ષાયામ જગત સ્થિત મરુ મહારાજની આકૃતિ દેવહૂતિ પ્રસૂતિ ત્રણ કન્યાઓનો વંશ વર્ણન કર્યો છે વિદુરજીએ પ્રશ્ન કર્યો મનુ મહારાજ ના બાળકો નો વંશ સાંભળવાની ઈચ્છા છે વિચારોમાં ચક્ષુ કે છે અને અંદર જે આંખ છે એને જ્ઞાન ચક્ષુ જગતના સ્ત્રી પુરુષોને ચર્મ ચક્ષુથી જોશો નહીં જ્ઞાન ચક્ષુથી ચર્મ ચક્ષુ ઘણા ભાગે ચામડીને જુએ છે ચામડીનો જ મોહ થાય આ શરીરને ચામડી વિનાનું જોવા બહાર જે આંખો છે એનું નામ ચર્મચક્ષુ જ્ઞાન ચક્ષુ છે જગતના સ્ત્રી પુરુષોને જુઓ ચર્મ ચક્ષુ ચામડીને જુએ છે ચામડીનો મોહ થાય છે રાજાનું મન સુરુચિ રાણીમાં ફસાયું હોય સૌંદર્યનો મોહ થાય તો જ્ઞાન વિવેક વહી જાય સુરુચિના કહેવાથી રાજાએ નો ત્યાગ કર્યો સુનીતિ રાજમહેલના બહાર રહે છે અને રાજા ઉત્તાન બાદ સુરુચિ રાણી સાથે રાજમહેલમાં થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આપણે બધા જેવા છીએ પાદ શબ્દનો અર્થ છે પર અને અર્થ છે ઉપર જેના પગ ઉપર છે અને માથું નીચે છે એને ઉત્તાન કહે છે માના પેટમાં ગર્ભમાં બધા જીવ ઉત્તાન પાડે માથું નીચે અને પગ ઉપર થાય છે જીવ બહાર આવે છે ત્યારે પહેલું માથું બહાર આવે છે પગ પાછળથી આવે છે માના પેટમાં માથું નીચે અને પગ ઉપર થાય બધા જીવ ઉત્તાન ભાગ છે આ જીવને બે રાણીઓ છે સુનીતિ અને સુરુચિ આ જીવને નીતિ ગમતી નથી જીવને રુચિ પ્યારી લાગે છે ઇન્દ્રિયો માગે તે સુખ ભોગવવાની ઈચ્છા એ જ સુરુચિ છે ઈચ્છા ઉપર અંકુશ રાખજો ઇન્દ્રિયો માગે તે સુખ તરત જ ભોગવશો નહીં તમે માલિક છો અને ઇન્દ્રિય નોકર છે નોકરને અક્કલ ઓછી હોય છે નોકર માગે તો એકદમ આપવું નહીં વિચાર કરો આ શું માગે છે રાજા સુરુચિ રાણીના આધીન છે જીવને રુચિ પ્યારી લાગે છે ઇન્દ્રિયોનું સુખ ભોગવવા માટે જીવ ને અને નીતિને ભૂલે છે ધર્મ અને નીતિને ઘરમાંથી બહાર કાઢે છે જીવને રુચિ પ્યારી લાગે છે રાજા ના આધીન થયા છે સુરુચિના ઘેર બે બાળકો સુરુચિના ઘેર એક પુત્ર થયો સુનીતિના ઘેર એક બાળક સૂચિનો જે દીકરો છે એનું નામ ઉત્તમ છે અને સુનીતિનો જે પુત્ર છે એનું નામ ધ્રુવ છે ઇન્દ્રિય અને વિષયનો સંબંધ થયો કે બે ચાર મિનિટ જે સુખનો ભાસ થાય છે સંસારનું બધું સુખ ક્ષણિક છે સંસારનું કોઈ પણ સુખ બે ચાર મિનિટ થી વધારે ટકતું નથી જેનું મન ઇન્દ્રિય સુખમાં ફસાયેલું છે તેને પરમાત્માનું જ્ઞાન થતું નથી જે જીતેન્દ્રિય છે જે પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખીને સતત ભક્તિ કરે એ જ ભગવાનને ઓળખી શકે છે જે ઇન્દ્રિયોનો દાસ છે એ ભગવાનની ભક્તિ કરી શકે નહીં જે જીતેન્દ્રિય છે એક એક ઇન્દ્રિયનો સંયમ રાખે સંપત્તિ થી થોડું સુખ મળે છે સંયમથી બહુ સુખ મળે સુરુચિનો દીકરો ઉત્તમ છે જેને સુરુચિ પ્યારી લાગે છે એને ઈશ્વરનું જ્ઞાન થતું નથી સુનીતિનો દીકરો જે છે એનું નામ ધ્રુવ છે ધ્રુવ શબ્દનો અર્થ છે જેનો નાશ થતો નથી ભક્તિમાં જલ્દી આનંદ આવતો નથી ભક્તિમાં આનંદ ન આવે તો પણ ભક્તિ છોડવી નહીં ભક્તિ કરતા જ રહેવી ભક્તિમાં જલ્દી આનંદ આવતો નથી ભક્તિમાં આનંદ ન આવે તો જીવ વિષયાનંદ ભોગવવાનો વિચાર કરે ભાગવત ની કથા સાંભળો છો તમારાથી બને તો નિયમ લેજો કે ભક્તિમાં આનંદ ન આવે તો પણ મારે ભક્તિ છોડવી નથી અને વિષયાનંદ હવે ભોગવો નથી સંસારમાં સર્વ પ્રકારનું સુખ અનેક વાર ભોગવ્યું સુખ ભોગવીને આજ સુધી શાંતિ મળી ભોગમાં ક્ષણિક શાંતિ છે ત્યાગમાં બહુ શાંતિ છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે સુનીતિનો દીકરો ધ્રુવ છે ભક્તિમાં જલ્દી આનંદ આવશે નહીં અને આનંદ આવે ને એ આનંદ કાયમ ટકે આનંદ ન આવે તો પણ ભક્તિ છોડશો સુનીતિનો દીકરો ધ્રુવ છે રાજાને સુરુચિ પ્યારી લાગી સુનીતિ અળખામણી લાગી રાજાએ સુનીતિને ઘરમાંથી કાઢી દીધી જીવ સંસારનું સુખ ભોગવે છે ત્યારે નીતિને ઘરમાંથી કાઢી નાખે સુનીતિ રાજમહેલના બહાર દે છે રાજા ઉત્તાર બાદ સુરુચિ રાણી સાથે માં ઉત્તમ એ વિષય આનંદ છે અને ધ્રુવ એ ભજનાનંદ વિષય આનંદ મનને ચંચલ બનાવે છે વિષય આનંદ આરંભમાં દુઃખ આપે છે પરિણામમાં પણ દુઃખ આપે છે મધ્યમાં સુખનો વાસ કરાવે છે બે મિત્રો હતા એમને જાત્રા કરવાની ઈચ્છા થઈ તે જાત્રા કરવા નીકળ્યા એક મિત્ર એવો હતો એને ઘરમાં એવી ટેવ પડી હતી કે પલંગ ન હોય તો એને ઊંઘ આવે જ પલંગમાં સુવાની એને આદત પડી એને વિચાર કર્યો જાત્રામાં કોઈ ઠેકાણે પલંગ મળે ન મળે આપણે સાથે રાખીએ તો શું ખોટું શોખીન માણસ શું ન કરે જાત્રા કરવા ગયા ત્યારે સાથે પલંગ પણ રાખ્યો બિચાર ગાદી હૃદય બધો સામાન લઈને જાત્રા કરવા ગયા પ્રાચીન કાળમાં લોકો જાત્રા કરવા જતા હતા ત્યારે બહુ જ ઓછો સામાન લઈને જતા આ ગાડીની સગવડ નહોતી સાધીને જાત્રા કરતા ત્યારે પાપનો નાશ થતો જાત્રામાં થોડું દુઃખ સહન કરો તો પાપ મળશે સર્વ પ્રકારની સગવડ મને મળવી જોઈએ એવો આગ્રહ રાખશો હવે તો ગાડીની સગવડ થઈ નથી અને ત્યારથી લોકો જાત્રા કરવા જાય ત્યારે આખું ઘર ઉઠાવીને લઈ જાય કેટલાક તો ઘરમાં લિસ્ટ બનાવે છે શું શું જોઈએ આ જોઈએ આ જોઈએ આ આ જોઈએ ને તો કોઈ અંત જ આવતો નથી બધું જ જોઈએ તો યાત્રા કરવા નીકળે ત્યારે પલંગ પણ સાથે રાખે એને એવો વિચાર કર્યો મારે ક્યાં ઉઠાવવાનું છે મજૂર ઉઠાવશે યાત્રામાં એક ઠેકાણે એવો પ્રસંગ આવ્યો કે કોઈ મજૂર મળ્યો નથી હવે મજૂર ન મળે તો પછી કોણ કાકો ઉઠાવે એને વિચાર કરો સારું ત્યારે આજે હું જ મજૂર થઈ જાઉં પલંગ રાખ્યો માથે પલંગ ઉપર બીજો બધો સામાન મૂક્યો બોજો લઈને ચાલે છે માર્ગમાં એક સજ્જન મળ્યા અને તે સજ્જને પ્રેમથી ઠપકો આપ્યો યાત્રા કરવા નીકળ્યા છો કેટલો બોજો માથે રાખો તમારા માથે બોજો છે વજન તમને છે તમને જોતા મને દુઃખ થાય છે તમને કેટલો ત્રાસ થતો હશે ત્યારે એને કોઈ મને ત્રાસ નથી રાત્રે બહુ મજા આવે આ કોઈ ચાકરીની કથા છે કે તમારી જ કથા છે માનવ સંસારનું ક્ષણિક સુખ ભોગવવા માટે આખો દિવસ દુઃખનો પહાડ માથે રાખ્યો અતિ દુઃખ સહન કરીને ક્ષણિક સુખ ભોગવે છે માનવ લૌકિક સુખના માટે જેટલું દુઃખ સહન કરે છે એટલું દુઃખ ભગવાન ના માટે સહન કરે ને તો ભગવાનને દયા આ બે આનંદ તમારા આગળ રાખ્યા છે વિષય આનંદ અને ભજના વિષય આનંદ આરંભમાં દુઃખ આપે પરિણામમાં દુઃખ આપે વિષય આનંદ તનને બગાડે મનને બગાડે ભક્તિમાં કદાચ આનંદ ભલે ન આવે જે ભક્તિ કરે એનું તન મન શુદ્ધ થાય આપણે આનંદ તમારા આગળ રાખ્યા છે ધ્રુવ ભજન આનંદ છે અને ઉત્તમ એ વિષય આનંદ છે ધ્રુવજી પાંચ વર્ષના થયા છે એક વાર ધ્રુવજી મિત્રો સાથે રમતા હતા એક બાળક એવું બોલ્યું આ ધ્રુવને તેના પિતા ઘરમાં રાખતા નથી તેની માને ઘરમાંથી કાઢી મૂકી ધ્રુવજીએ તે સાંભળ્યું દોડતા દોડતા આવ્યા છે માને પૂછે છે મારા પિતાજી ક્યાં છે માનું હૃદય ભરાયું બાળક હવે મોટો થયો છે સમજવા લાગ્યો છે હું એને કેવી રીતે કહું કે તારા પિતાએ મારો ત્યાગ કર્યો સુનીજી બાળકને પ્રેમથી સમજાવે છે બેટા આજે રાજમહેલ દેખાય છે એ રાજમહેલમાં તારા પિતાજી આપણે અહીંયા એમાં મારે પિતાજીને મળવું છે હવે માં શું બોલે ધ્રુવજી દોડતા દોડતા રાજમહેલ રાજાએ સુનીતિ રાણીનો ત્યાગ કર્યો હતો રાજમહેલમાં જે નો કરો છે સેવકો છે તે બધા સુનીતિને માન આપતા સુનીતિ નો દીકરો માં આવ્યો તે બધા પ્યાર બધાને પૂછે છે કે પિતાજી ક્યાં છે ત્યારે કહ્યું તો અંદર વિરાજેલા ધ્રુવજી અંદર જાય છે ધ્રુવજીએ જોયું છે સોનાનું સિંહાસન છે ની ગાદી છે મારા પિતા સિંહાસનમાં બેઠા છે એમના ગોતમાં મારો ભાઈ ઉત્તમ છે રમે છે સુરુચિ રાણી સુંદર શૃંગાર કરીને ત્યાં ઉભી છે ધ્રુવજી દોડતા દોડતા પિતાનું વૈભવ જોઈને બાળક રાજી થયો મારા પિતા સિંહાસનમાં બેઠા એમના બોધમાં મારો ભય છે મને પણ બોધ માને છે બાળક દોડતો આવે કોઈ બાળક તમારી પાસે આવે તો તે બાળક માં તમે બાલકૃષ્ણના દર્શન બાળકમાં વિકાર ન હોય વાસના ન હોય ત્યાં સુધી એ ઈશ્વરનું સ્વરૂપ છે વિકાર વાસના જાગ્યા પછી જીવ ભાવ કેટલીક માતાઓ એવી હોય છે પોતાના બાળકમાં તો એમને કનૈયો દેખાય છે તો પાડોશીના છોકરાઓ આવે બીજાથી આવે તો આંખમાં ખૂંચે છે પછી એને સમજાવે વિશે જાણે છે તારી બાતને બોલાવતી હશે જાય છે આંખમાં પ્રેમ રાખે બાળકને બાલકૃષ્ણની ભાવનાથી જુઓ બાળકને રાજી કરે પરમાત્માને રાજી ધ્રુવજી દોડતા આવ્યા છે પિતાજીને કહ્યું છે મને ગોદ બાળકને ગોદમાં લેવાની રાજાની ઈચ્છા થઈ ઓળમણમાં સુરુચિ રાણી ત્યાં ઉભી હતી એને તે સહન થયું એના આંખમાં વેર છે ભક્તિમાં આંખ મુખ્ય છે જેના આંખમાં પ્રેમ છે જે બધાને પ્રેમથી જુએ છે એ જ ભક્તિ કરી શકે સુરુચિના આંખમાં વેર છે સુનીતિનો દીકરો ધ્રુવ એને રાજા ઉત્તાન બાદ બોધમાં લેવા તૈયાર થયા છે ઉર્વણ માને સુરુચિને તે સહન થયું રાજાને કહ્યું છે ખબરદાર એને ગોદમાં દીધો તમારો દીકરો ઉત્તમ છે તેને જ રમાડો આ તમારો દીકરો નથી રાજા સુરુચિ રાણીના આધીન આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે જે પુરુષ અતિશય સ્ત્રીના આધીન રહે છે એને જોતા પણ પાપ લાગે વિશ્વાસ પાત્રમ ન કિમસ્તી લોકે નારી સ્ત્રીમાં વિશ્વાસ રાખજો અતિ વિશ્વાસ રાખશો અતિ વિશ્વાસ કોઈ પુરુષમાં પણ રાખશો અતિ વિશ્વાસ ઈશ્વરમાં સ્વભાવ બદલતા વાર લાગતી છે મન બગડી જાય છે અનેક વાર મિત્ર જે હતો એ જ શત્રુ થઈ જાય રાજા સૂચ રાણીના આધીન થયા જે પુરુષ અતિશય સ્ત્રીના આધીન રહે છે એને જોતા પણ પાપ લાગે અતિ કામી પુરુષને સ્ત્રીનું બધું સારું જ લાગે અતિ કામી પુરુષને સ્ત્રીમાં કોઈ દોષ દેખાતો નથી કેટલાક લોકો એવા થયા છે એમને માની ભૂલ દેખાય છે પત્નીની ભૂલ દેખાતી નથી પત્નીનો પક્ષ લઈને મા બાપનું અપમાન કરે છે જે ગ્રહસ્થ નો પક્ષ લઈને માતા પિતાને જવાબ આપે અનાદર કરે એના પુણ્યનો નાશ થાય એક દિવસ એનું પતન થાય અતિકામી પુરુષને સ્ત્રીનું બધું સારું જ લાગે એને સ્ત્રીમાં કોઈ દોષ જ દેખાતો કેટલાક તો એવું સમજે છે કે આ બહુ ભોળી છે ગોગલ ગાય જેવી છે અરે ભોળી નથી કપટી છે ગોગલ ગાય જેવી નથી માર્ગણી બે જેવી તને મોહ થયો છે આપણા શાસ્ત્રોમાં કોઈ ઠેકાણે સ્ત્રીની નિંદા કરી નથી કોઈ ઠેકાણે પુરુષની નિંદા નથી આ બગડેલા મનની જેનું મન અતિશય બગડ્યું છે એને સ્ત્રીનું બધું સારું જ લાગે રાજા ઉત્તાન પાર સુરુચિ રાણીના આધીન ધ્રુવને ગોદમાં લેવાની ઈચ્છા છે સુરુચિએ ના પાડી એને ગોદમાં લેશો રાજાએ વિચાર કર્યો ધ્રુવને ગોદમાં લઉં તો સુરુચિ રાણી નારાજ થશે કામી પુરુષ સ્ત્રીને રાજી રાખે બાળકનું દિલ ભલે ડૂબાય રાણી નારાજ ન થાય શું છે રૂબાબમાં આવેશમાં બોલો રાજાને મેં હાથમાં રાખ્યો છે હું જે કહું એ જ થશે બહુ રૂબાબમાં બોલી છે એ તું જાણે છે અહીંયા તારું શું છે આ ગાદીમાં બેસવા તું લાયક નથી ધ્રુવજી હાથ જોડ્યા છે અને કહ્યું છે હું પિતાજીનો દીકરો નહીં કે તું શાનો રાજાનો દીકરો રાણી હું છું તારી માં મારી દાસી થાય છે દાસી નો દીકરો અને ગાદીમાં બેસવા જાય છે તને અક્કલ નથી જાય છે આ ગાદીમાં બેસવા તું લાયક નથી તું દાસી નો દીકરો છું આ ગાદીમાં તારે બેસવું હોય તો વનમાં જઈને ભગવાનની ભક્તિ કર પરમાત્મા પ્રસન્ન થયા પછી માન જન્મ આપો મારા ત્યાં તારો જન્મ થાય તો જ આગામી મળશે તું સુનીતિ નો દીકરો છે તારી માં મારી દાસી છે રાણી હું છું ધ્રુવજીને હજુ આશા છે ઓળવણમાં ના પાડે તો પણ પિતાજી મને ગોદમાં દેશે પિતાજીના સમૂહ રાજાને રાણીની બીક લાગે છે બાળકને ગોદમાં લઉં તો રાણી નારાજ થશે રાણીને રાજી કરવા માટે રાજાએ ભૂખ ફેરવી ધ્રુણા સામુ જોતા પણ નથી બાળક ત્યાં ઊભો છે સુરુચિને ક્રોધ આવ્યો છે બહુ રૂબાદમાં બોલી એને ઠસક છે રાજા મારા હાથમાં છે હું જે કહું તે જ થશે નિર્દોષ બાળક ઉભો છે એ સુરુચિને સહન થયું તું જાણી છે સુરુચિ બહુ રૂબાબમાં બોલી છે સુરુચિ જેવી રીતે રૂબાબમાં બોલી છે એવું કઈ રૂબાબમાં મને બોલતા આવડતું નથી તમને કદાચ આવડતું હશે ઘરમાં કોઈ દિવસ રૂબાબમાં બોલશો વાણીમાં મીઠાશ રાખવી વાણીમાં નરમાશ રાખવી કર્કશ વાણીમાંથી કલહ ઉત્પન્ન થાય છે ઘરની જે મુખ્ય સ્ત્રી છે એ અતિ મધુર બોલે તો ઘરમાં ઝઘડો થાય કલહનું મૂળ કર્કશ વાણી છે સુરુચિ બહુ રૂબાબમાં બોલે છે એને ઠસક છે રાજા મારા હાથમાં છે તે તું જાય તારું શું છે આઝાદીમાં બેસવા લાયક નથી જતો નથી નફટ છે જાય છે ક્રોધ કરે છે ગમે તેવું કરે તારી માં મારી દાસી છે મારી મને દાસી કે છે દાસી શબ્દ ધ્રુવજીના હૃદયમાં પાણ જેવો બાળક બધું સમજે છે મારી માને દાસી કે છે ત્યારે તો ધ્રુવજીને દુઃખ થયું છે ધ્રુવ રવા બાળક રડે છે તે જોઈને ઓરમણમાં હસે છે શું છે હસવા લાગે હું કેવી દઈ છું બાળકને ધમકાવ્યો બાળક રડે છે સુરુચિને આનંદ થયો છે મેં એને કેવી રીતે ધમકાવ્યું છે સુરુચિ હસે છે બાળકને માં યાદ આવી છે રડતો રડતો મા પાસે જાય છે સુનીતિને પ્રાણ કરતા પ્યારો લાગે બાળક રડતો રડતો આવે છે તે જોયું એ દોડતી દોડતી બહાર મારા બાળકને કોને રડે બાળકને ઉઠાવીને ઘરમાં લઈ આવે ગોદમાં લઈને પ્યાર કરે માથું શું છે બેટા કેમ રડે છે અને શું થાય તું ક્યાં ગયો હોય જેની માં સુનીતિ છે સુનીતિનો દીકરો સુશીલ હોય માતા પિતાના આચાર વિચાર બાળકો આવે પિતા પુણ્યશાળી હોય તો છોકરો જ્ઞાની ભગવત ભક્ત થાય સુશીલો માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાતુર ઔદાર્યમ વંશ પુણ્યેન આત્મ પુણ્યેન વૈભવ એ સુનીતિનો દીકરો છે ધીર ગંભીર છે એને બહુ દુઃખ થયું છે એ રડે છે પણ એવું બોલતો નથી કે ઓળમણ માં મારો તિરસ્કાર એવું બોલું ને તો ઓળમણ માની નિંદા કરવા કેવું પાપ બાળક રડે છે મારા બાળકને કોને રડાવ્યો પતિએ મારો કોઈ દિવસ આટલું બધું રડ્યો નથી મારો દીકરો ડાયો બધું સમજે છે મારા બાળકને કોને રડાવ્યો માનું હૃદય છે એક દાસી ત્યાં આવી છે અને તે દાસી એ બધી કથા સંભળાવી રાજમહેલમાં ગયા હતા પિતાજી ગોદમાં લેવા તૈયાર થયા હતા ઓળવણમાં એ ના પાડી અને કહ્યું તું વનમાં ચાલ્યો જાય તારી માં મારી દાસી છે તું દાસી નો દીકરો છે એવું ઓળવણમાં બોલે છે તેથી ભાઈને દુઃખ થયું છે એ બધું સાંભળ્યું છે એ વિચાર કર્યો મારે બાળકને સારા સંસ્કાર આજે હું બે કડવા શબ્દો બોલું તો એના મનમાં વેરનું બીજા રોપણ થશે મારા બાળકને રાજ સંપત્તિ ભલે ન મળે મારે એને સારા સંસ્કાર આપવા છે સંપત્તિથી થોડું સુખ મળે છે સંયમથી સરળતાથી સારા સંસ્કાર હોય તો બહુ સુખ મળે છે પૈસાથી જ સુખ મળે છે આ કલ્પના મનમાં આવી તેથી પાપ વધ્યું છે જીવનમાં પૈસાની જરૂર છે આપણા ઋષિઓએ ધનને સાધન માન્યું છે ધન સાધ્ય નથી ધન સાધન છે સાધ્ય પરમાત્મા છે મારા બાળકને રાજ સંપત્તિ ભલે ન મળે હું એને સારા સંસ્કાર સુનીતિને દુઃખ તો થયું છે બે મિનિટ એના પિતાના ગોઠમાં બેઠો હોત તો શું વાંધો મેં એનું જરાય કઈ બગાડ્યું નથી વિના કારણ વેર મારા બાળકનો તિરસ્કાર કર્યો મારા બાળકને રડાવ્યો સુનિરીતિ દુઃખના વેગને દબાવે છે અને બાળકને પ્રેમથી સમજાવે છે બેટા તારી ઓળમણમાં એ તને જે કહ્યું છે એ જ હું તને કહું आराधयारोक्षजपादपद्मम् यदीक्षसे ध्यासनमुत्तमो એ કહ્યું કરે છે કોરમણમાં બહુ રૂબાબમાં અને તેથી બાળકના હૃદયને ધક્કો લાગે આજ સુનીતિમાં રીત માનવી છે તો ભગવાન પાસે માનવી આ જગતમાં શ્રીમાન એક શ્રી કૃષ્ણ છે શ્રી કૃષ્ણ વિના જગત દરિદ્રી છે તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે ગભરાશો દુઃખ એ તમને સુખ આપવા માટે આવ્યું છે દુઃખ એ તમારા પાપ ને બાળવા માટે આવ્યું છે દુઃખ એ તમારા ઘરમાં કઈ લેવા માટે આવ્યું નથી એ જવાનું છે દુઃખમાં ગભરાશો નહીં બને ત્યાં સુધી તમારા દુઃખની કથા કોઈ માનવને કહેશો જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે ધૈર્ય ધારણ કરો એકાંતમાં બાલકૃષ્ણલાલની પ્રેમથી પૂજા કરો ભોગ ધરો લાલાની આરતી ઉતારો અને પછી દરવાજો બંધ કરીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે પ્રેમથી કીર્તન કરો અને તે કીર્તન કરતા કરતા તમારા ભગવાનને કહેજો કે હું બહુ દુઃખી છું મારી આ દશા છે ભગવાન બધું સાંભળે છે ભગવાન ઘણું ઘણું આપે છે ભગવાન જયારે આપે છે ત્યારે માનવ લેતો થાકી જાય ભગવાન ચાર હાથથી આપે મારો બેહદથી કેટલું લેશે ભગવાન આપે છે પણ કોઈ દિવસે એવું બોલતા નથી કે મેં તને આપ્યું છે માનવ એવો સ્વભાવ છે થોડુંક પણ આપે ને તો અનેક વાર બોલશે મેં આપ્યું છે મેં મદદ કરી છે મારા ત્યાં માગો આવ્યા જીવનો સ્વભાવ છે આપ્યા પછી એ બોલે છે ભગવાન ઘણું ઘણું આપે છે કોઈ દિવસ બોલતા નથી બેટા ભીખ માગવી છે તો ભગવાન પાસે ભીખ જે ઘરમાં માન નથી તે ઘરમાં રહેવું આ ઘરમાં તું રહીશ તો તારી ઓરમણમાં રોજ બેનું મારશે બેટા તું રડે ત્યારે મને પણ દુઃખ થાય જ્યાં માન નથી ત્યાં રહેવું તું વનમાં જા ધ્રુવજીએ કહ્યું છે માં મને એકલાને તું વનમાં મોકલે છે તું મારી સાથે વનમાં નહીં આવે આ ઘરમાં તમે માનક્યા છે સુરુચિ બોલી હતી તારી માં મારી દાસી છે તને આ ઘરમાં માન નથી માં આ ઘરમાં તું કેમ રહે છે આપણે બે જણ વનમાં મને એકલાને મોકલે છે હું એકલો કેવી રીતે જઉં માં આપણે બે જણ વનમાં જઈશું કોઈ દિવસ ભગવાનને દયા આવશે આ ઘરમાં તને ક્યાં માન સુનીતિએ કહ્યું છે બેટા હું જાણું છું મને માન નથી મારા પતિદેવે મારો ત્યાગ કર્યો છે મારા સામે જોવાની એમને ઈચ્છા થતી પતિદેવ મને મારો ત્યાગ કરે મારે પતિનો ત્યાગ કરવો નથી મેં પતિમાં પરમાત્માની ભાવના રાખી આપણા ભારતમાં જે લગ્ન થાય છે એ ધર્મના માટે લગ્ન થાય દેવ બ્રાહ્મણ અને અગ્નિ આ ત્રણની સાક્ષીમાં લગ્ન થાય લગ્ન નો ભંગ થઈ શકે મેં પતિમાં પરમાત્માની ભાવના રાખી છે મારા પિતાજીએ પતિદેવને મારું દાન કર્યું હું સ્વતંત્ર આજકાલની માતાઓ તો એવી ઈચ્છા રાખે છે મારો દીકરો પરદેશનો સાહેબ મારી બહુ ઈચ્છા છે મારો દીકરો મહાન વીર બને મહાન ભગવત ભક્ત સુનીતિ બાળકને સમજ માના બોધમાં ધોની શાસ્ત્રાંગો મારે હું મનમાં જઉં છું મારે દુઃખ થયું છે માટે હું તને ખરું કહું છું તારી ઓળવણ માએ તને સુંદર ઉપદેશ તું મને પદે ન લાગે તો પણ હું તને આશીર્વાદ આપીશ એટલે મારી બહુ ઈચ્છા છે જે તારા પિતાને બહુ પ્યારી લાગે છે તારી ઓળવણમાં તને આશીર્વાદ માન અપમાન લાભ હાનિ સુખ દુઃખ એ આપણા કર્મના જ ફળ છે હું તો એવું માનું છું પૂર્વ જન્મમાં ઓરમણ માનું તે કઈ અપમાન કર્યું હશે બેટા વેરની શાંતિ વંદનથી થાય વેરની શાંતિ પ્રેમથી થાય જે તારા પિતાને બહુ પ્યારી લાગે છે બેટા એને પ્રેમથી વંદન કર તારી ઓળવણમાં તને આશીર્વાદ આપે મારી બહુ એવી ઈચ્છા છે સુનીતિએ વિચાર કર્યો શત્રુ ને વંદન કરે ઓરમણ મારે થી વંદન કરે તો ભગવાન ને દયા આવશે સુરુચિમાં અરુચિ રાખીશ તારી ઉર્વણ માય તને સુંદર ઉપદેશ કર્યો છે બાળકને સમજાવે બાળક ઓળમણ માને વંદન કરવા એ ગાદીમાં બેઠી છે અક્કડમાં બેઠી છે કેવી છું બહુ છું રાજાને મેં હાથમાં રાખ્યો હું જે કહું તે જ થશે બાળકોને કેવો સમજાવ્યો અભિમાનમાં બેઠી હતી બાળક ત્યાં આવ્યો છે ઓળવણ માને વંદન એક સંતો એનું હૃદય થઈ છે જે બાળકનો મેં તિરસ્કાર કર્યો કેવો ઘોડો છે મને વંદન બેટા કેવું વંદન કરે બાળકે હાથ જોડ્યા છે અને કહ્યું છે કે હવે હું મનમાં જઉં છું કે વનમાં તું જાય સૂચીએ વિચાર કર્યો ધ્રુવ ઘરમાં રહેશે એને થોડું પણ કંઈક આપવું જ પડશે આ વનમાં ચાલ્યો ન્યાય તો મારા દીકરાને બધું રાજ મળશે મારો આશીર્વાદ છે બે માતાઓને વંદન કરીને ધ્રુવજી હવે વનમાં આજે વૈકુંઠમાં ભગવાન નારાયણ ને ચિંતા કરી છે એક મહાન પતિવ્રતા સ્ત્રીએ મારા જે પતિમાં પરમાત્માની ભાવના રાખેલી છે તે પતિવ્રતા સ્ત્રી પ્રભુને અતિશય પ્રિય લાગે એનો પતિમાં ભાવ કેવો છે પતિનો તિરસ્કાર કરે છે પણ એ પતિને પરમાત્મા માનીને સેવા કરે એક મહાન પતિવ્રતા સ્ત્રીએ મારા આધારે બાળકને મનમાં મોકલ્યો છે એને કહ્યું છે આજથી તું નારાયણ નો દીકરો થયો હવે મારો દીકરો થયો છે એનો વાર વાંકો નહીં સમજો એનું રક્ષણ કરી પ્રભુએ નારદજીને પ્રેરણા કરી છે બાળક ઘર છોડીને નીકળ્યો છે તમે એને માર્ગમાં મળો એને ઉપદેશ કરો ધ્રુવજી જે માર્ગથી જાય છે એ જ માર્ગથી દેવર્ષિ નારદજી આંખમાં પ્રેમ છે મુખમાં ભગવાનનું નામ છે મનમાં નારાયણ નારાયણ નારાયણ નારાયણ કીર્તન કરતા કરતા ચાલે છે સુનીતિ માતાએ ધ્રુવને શિખામણ આપી હતી બેટા કોઈ સાધુ સંત મળે તો સાષ્ટાંગ ધ્રુવજી નારદજીને ઓળખી શક્યા નહીં કે આ નારદજી છે એમના વેશ ઉપરથી એવું લાગ્યું કે આ કોઈ સંત છે મારી માએ મને કહ્યું છે સંત સર્વના પિતા દેવ નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે ધ્રુવજી માર્ગમાં નારદજીને સાષ્ટાંગ બાળક સાષ્ટાંગ પ્રણામ કરે છે તે જોયું અને નારદજીનું હૃદય કેટલું છે બહુડાયો બહુડાયો છે એની માએ શીખવણ આપી છે નારદજી એના માથે હાથ પધરાવ્યો નારદજીના મુખમાંથી શબ્દ નીકળ્યો બેટા તું ક્યાં જાય તે ઘર કેમ છોડ્યું બેટા શબ્દ અને તે બેટા શબ્દ સામે પછી ધ્રુવજીને સુનીતિ માં યાદ આવી છે હું ઘરમાં હતો ત્યારે મારી માં મને બહુ પ્રેમથી બેટા બેટા કહીને બોલાવે માં કેવો પ્રેમ કરતી મારી માએ મને એવો આશીર્વાદ આપ્યો છે કે મને માર્ગમાં બીજી માં મળી સદગુરુ માં છે સદગુરુ મળ્યા પછી નવો જન્મ થાય એકમાં બાળકને દવરાવીને પુષ્ટ કરે છે સદગુરુમાં સ્તનપાન કોઈના જવાનો પ્રસંગ આવશે સદગુરુમાં ઉપર કૃપા ઉતરી છે એનો નવો જન્મ થયો નારદજી પૂછે છે બેટા તે ઘર કેમ છો નારદજી પ્રેમથી બાળકને બાળકને ખાતરી થઈ ગઈ મારો ઉપર એમનો પ્રેમ છે પછી તો બાળક એકદમ એનો એ ઘર છોડીને આવ્યો છે એકલો આવ્યો છે એને